Salud. છે પ્રવેશિકા માટે હા તીર્થ બીજું કોઈ છે એટલું કેજો તીર્થ સિવાય હા પ્રણામ રાજા બ્રિજેશ ને દસમન હા ચલો કરો લાસ્ટ ક્લાસ ની સમારી કરો કોણ મને કીધું અમને કીધું તમે જ કરો તમે દર્શન દર્શન હવે કરો હા દસ પ્રણામ રાજા હા કરો લાસ્ટ ટાઈમ આપણે જોયું કૃષ્ણ સેવાનો ટોપિક લીધેલો એમાં છે ને લક્ષ્ય એમાં સિદ્ધાંત મુક્તા સિદ્ધાંતમાં પ્રભુ મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે ચેતસ સત્વણમ સેવા એટલે એટલે કે ચિત્તનું પ્રભુમાં જોડાવવું એ જ કૃષ્ણ સેવા છે તો અહીંયા આપણે પ્રશ્ન થાય કે ચિત્તમાં પ્રભુનું આપણે કેવી રીતે જોડી શકીએ એમ તો મહાપ્રભુ છે કે તત્સિદ્ધયે તનુ વિત્તજા કે પ્રભુને આપણે પોતાના ઘરમાં પધરાવીને આપણા ઘર પરિવાર ધન સંપત્તિ બધાને જ પ્રભુ સેવામાં અર્પણ કરીને એ બધી વસ્તુઓને તનુ વિત્તજા એટલે તનુજા અને વિત્તજા એટલે આપણા તનને અને આપણી ધન સંપત્તિ કે આપણું ઘર પરિવાર જે પણ છે એને જોડીને જે પ્રભુની સેવા કરીએ આપણે ઠાકોરજીની સેવા કરીએ તો એ રીતે આપણું ચિત્ત પ્રભુમાં લાગશે એટલે શું ચિત્ત આપણું શેમાં છે આ ઘરમાં છે ધન સંપત્તિ પરિવારમાં છે તો એ ડાયરેક્ટલી આપણે પ્રભુને લગાડી દઈશું એટલે આપણું ચિત્ત પણ પ્રભુમાં જ લાગી જશે એવી રીતે પછી આપણું દરેક વસ્તુનો એટલે કે ઘરની દરેક વસ્તુનો આપણે પ્રભુ સેવામાં એનો ઉપયોગ કરીએ એટલે પ્રભુને સમર્પિત કરીને કરીએ એટલે આપણે ઓટોમેટિકલી આપણું ચિત્ત પણ પ્રભુમાં લાગી જાય અને ચિત્તનું લાગવાથી આપણું મન ભટકાશે નહીં અને વધુમાં વધુ પ્રભુમાં લાગશે અને અહીંયા ઠાકોરજી આપણને આજ્ઞા કરે છે કે આપણું સર્વ સમર્પણ પૂર્વક આપણે જાતે જ ઠાકોરજીની આપણે સેવા કરવી જોઈએ નહીં કે આપણે ઠાકોરજીને ઘરમાં પધરાવ્યા પછી આપણે નોકર દ્વારા સેવા કરાવીએ અથવા બીજા કોઈ પાસેથી ઉછીના પૈસા લઈ અને પછી ઠાકોરજી માટે આપણે નવી વસ્તુઓ લાવીએ એ કોઈ સેવાનો પ્રકાર જ નથી અને ફક્ત એટલે કે ફક્ત શરીરથી સેવા કરવી એમ પણ નહીં અને ફક્ત ધન વાપરીને સેવા કરવી કે બીજા કોઈના લીધેલા ધનથી ભક્તિ ભગવાનની સેવા કરવી તો એ એ નહીં થવું જોઈએ એના કરતા તનુજા અને વિતજા એટલે તનુ વિતજા બંને પેરેલલ થઈને ઠાકોરજીની સેવા કરવી છે ત્યારે જ મન પ્રભુમાં લાગશે અને કોઈ નોકર દ્વારા કે બીજા પાસેથી ઉછીના પૈસા લઈ કે આપણે ઠાકોરજીનું કરીએ એ સિદ્ધાંત વિરુદ્ધ છે અને રીતે ગુસાઈજી સિદ્ધાંતવલી ગ્રંથમાં પણ કહ્યું છે કે અન્ય દ્વારા કરાવવામાં આવતી સેવા થી આપણો દૈન્ય ભાવ એટલે કે આપણો જે દાસ ભાવ છે એ વધતો તો નથી જ પરંતુ આપણામાં અહંકારની ભાવના પણ આવી જાય છે એટલે પૈસા આપીને અથવા પૈસા આપીને સમજો આપણે નોકર રાખીને સેવા કરીએ અથવા તો બીજા પાસેથી ભેટ સામગ્રી લઈને જે સેવા કરીએ એ સેવા થતી જ નથી અને ભગવાનના નામે આજકાલ જે ભેટ સામગ્રી લે છે વસ્તુઓ અને પોતાના શું કહેવાય પોતાની પાછળ ભગવાનના નામે ભેટ સામગ્રી લે અને પછી બધી વસ્તુ પોતાના વપરાશમાં લે તો એવાને અહીંયા મહાપ્રભુજી દેવલક કહે છે કે નીચ પાપી એ એકદમ છેલ્લી કોટીનો ગણાય એ વ્યક્તિ એને અપવિત્ર ગણવામાં આવ્યો કદાચ આપણે અડી પણ લઈએ ને તો આપણે નાહવું પડે તો આવા વ્યક્તિને લાસ્ટ ટાઈમ જે રીતે બીજું કહ્યું કે જગન્ય કોટી નો વર્ડ વાપર્યો હતો ને એને જગન્ય કોટી નો પણ કહી શકાય એમ એટલે અહીંયા આપણે સમજી શકીએ કે બ્રહ્મ સંબંધ એટલે આપણે મૌખિક આત્મનિવેદન પ્રભુ પાસે કર્યું અને તનુ વિત્ત ચિત્તનું પ્રભુમાં જોડાય એ માટેનું પ્રયોજન છે તનુ વિત્તજ સેવાય બરાબર બરોબર તો લાસ્ટમાં કોઈને કોઈ ડાઉટ લાસ્ટ ક્લાસના ટોપિકમાં ના રાજા ડાઉટ તો નથી કઈ ફાઇન ચાલો તો લો આગળ તમે હાલો હા આપણે અહીંયા હતા શ્રી મહાપ્રભુજીના માર્ગમાં પેજ નંબર ટ્વેન્ટી એટ મહાપ્રભુજીના માર્ગમાં સૌથી મહત્વપૂર્ણ અને અનિવાર્ય આવશ્યકતા છે સ્વ સ્વ સર્વસ્વના સમર્પણની આ સ્વ સમર્પણના સિદ્ધાંતના પણ ત્યારે ચૂરેચૂરા થઈ જાય છે કે જ્યારે બીજાને ભેટ સામગ્રી આપી તેનાથી સેવા કરાવવામાં આવે અથવા તો બીજાથી ભેટ સામગ્રી લઈ ને સેવા કરવામાં આવે છે સર્વ નો સિદ્ધાંત તૂટી જતા તો પુષ્ટિમાર્ગ રહેતો જ નથી આ બધા કારણોથી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સેવા ચિત્તની ભગવત પ્રવણતા તો એકમાત્ર તનુ વિત્તજા એટલે કે પોતાના ઘરમાં પોતાના જ તનથી પોતાના જ ધનથી અને પોતાના જે કુટુંબીજનોના સહયોગથી પોતાને માથે બિરાજતા પ્રભુની સેવા કરવાથી જ થાય છે આથી આવી તનુ વિતજા સેવા પોતાના ઘર સિવાય બીજે ક્યાંય એટલે કે હવેલીમાં મંદિરોમાં સંભવિત જ નથી આથી પ્રભુજી ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરે છે કે ગૃહે સ્થિતવા સ્વધર્મતઃ પોતપોતાના વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું પાલન કરતા કરતા જ પોતે પોતાના ઘરમાં જ પ્રભુ સેવા કરવી જોઈએ હમ હા કરો એટલે સમજાવો આપણને પુષ્ટિમાર્ગમાં સૌથી મહત્વપૂર્ણ અને અનિવાર્ય આવશ્યકતા જે આપણે જે આવશ્યક છે પુષ્ટિ માર્ગમાં કે સ્વ સર્વસ્વના સમર્પણની એટલે કે આપણે સ્વ એટલે આપણે પોતે અને આપણું સર્વસ્વ આપણું જે બી છે ઘર પરિવાર ધન સંપત્તિ આપણું બધું જ પ્રભુમાં જોડાવવું જોઈએ એ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો મહાપ્રભુજી બતાવે છે અને આ સિદ્ધાંતના આપણે ત્યારે ચૂરાચૂરા થઈ જાય છે કે જ્યારે આપણે બીજાની ભેટ સામગ્રી બીજા કોઈને આપણે ભેટ સામગ્રી આપીએ અથવા તો એમની પાસેથી લઈએ આ બંને વસ્તુ જ્યારે થાય ને ત્યારે આ સ્વસમર્પણનો સિદ્ધાંત તૂટી જાય છે અને જો આ સિદ્ધાંત તૂટી ગયો તો પછી એને પુષ્ટિમાર્ગ કહેવાય જ નહીં જેવી રીતે આપણે મંદિરોમાં ને હવેલીઓમાં જે સેવા થતી હોય છે કે આપણે મેં આટલા રૂપિયા લખાવ્યા ને મારો ભોગ ધરાઈ ગયો કે એ પ્રમાણેની સેવા એ પુષ્ટિમાર્ગના સિદ્ધાંત અનુસાર નથી એટલે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે સેવા રાજા મને આ ભગવત પ્રવણતાનું મને નથી ખબર પડતી એટલે ચિત્તનું કૃષ્ણમાં લાગવું પ્રવણતા એટલે જોડાવું કૃષ્ણની સાથે આપણું ચિત્ત જોડાવું અચ્છા એ આગળ આવી ગઈ ને હા ચેતસ સેવામાં જે છે ને અચ્છા ઓકે હા તો ચિત્તમાં લાગવું એટલે આપણી ચિત્તમાં લાગવું અને તનુ વિચેતા જેવી રીતે આપણે તનુ વિચેતાનું જોયું કે પોતાના જ ઘરમાં પોતાના તનથી ધનથી પોતાના કુટુંબીજનોના સહયોગથી આપણે બિરાજતા ઠાકોરજીની આપણે સેવા કરવાથી આ જ્યારે સેવા થાય ત્યારે જ આ સ્વસમર્પણનો સિદ્ધાંત પૂર્વક આપણે ચાલીએ છીએ એમ કહેવાય બાકી આ મંદિરોમાં થતી સેવા કે હવેલીઓમાં જે છે એ સંભવિત જ નથી અને અહીંયા મહાપ્રભુ શબ્દ ભક્તિની ગ્રંથમાં પણ જાવ્યું છે કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ એટલે ગૃહ આપણા ઘરે જે પધારેલ ઠાકોરજી બિરાજ્યા છે એમની જ સેવા કરવી એ જ આપણો ધર્મ છે એટલે આમાં જો બેઝિક પહેલી તો એ વાત બતાવી કે ભાઈ પૈસા લઈને કે પૈસા આપીને સેવા કરવી કે કરાવવી નહીં જોઈએ એવું કેમ તો અહિયાં એ વાતને બેઝથી બતાવે છે કે મહાપ્રભુજીનો પુષ્ટિમાર્ગ માટેનો સૌથી મોટો સિદ્ધાંત છે સમર્પણનું એમાં સમર્પણ આપણે પોતાનું સમર્પણ કરીએ પોતાની દરેકે દરેક વસ્તુનું સમર્પણ કરીએ કોઈ બીજાની વસ્તુનું સમર્પણ આપણે કરતા નથી જે રીતે મેં સમર્પણના ટોપિકમાં એ વાત મેં બતાવી હતી કે સમર્પણ એનું થાય કે જેના ઉપર આપણો એક્સક્લુઝિવ રાઈટ હોય કે આ વસ્તુ મારી છે કે કોઈ વસ્તુ એ કોઈ બીજો માણસ એ વસ્તુને ટચ કરે કે ઉપાડે તો આપણે કહીએ કે આ મારી વસ્તુ છે એટલું રાઈટ આપણું જે વસ્તુ ઉપર હોય એ જ વસ્તુનું સમર્પણ ઠાકોરજીને કરવું જોઈએ બીજાની વસ્તુનું સમર્પણ ઠાકોરજીને થઈ ન શકે એટલે જે રીતે આપણે એમ કહીએ કે ભાઈ તાજમહેલ છે એને ઠાકોરજીને હું સમર્પિત કરું આપણું રાઈટ નથી તો એનું સમર્પણ કઈ રીતે ઠાકોરજીને થાય એ રીતે કોઈ બીજા વ્યક્તિની વસ્તુ કે બીજા કોઈ વ્યક્તિનો પૈસો બીજા કોઈ વ્યક્તિનું ઘર આનું સમર્પણ આપણે કરી શકતા નથી આપણે ભગવાન પ્રત્યે કમિટેડ છે અને આપણે એનું જ કમિટમેન્ટ કરી શકીએ જે વસ્તુ આપણી હોય બીજાની વસ્તુ માટે આપણે કેવી રીતે કમિટમેન્ટ કરી શકાય તો એ વાત નહીં કીધી કે જો હવે આપણે કોઈ બીજા પાસેથી પૈસા લઈને સેવા કરીએ અથવા આપણે બીજાને પૈસા આપીને સેવા કરાવીએ તો અહીંયા સમર્પણનો જે સિદ્ધાંત છે મહાપ્રભુજીનો એ જ કેન્સલ થઈ જાય છે કેમ કે સમર્પણ પોતાની રાઈટની વસ્તુનું થાય બીજાની વસ્તુનું ન થાય તો જે બીજાની વસ્તુ છે એનું સમર્પણ ભગવાનને કરી જ ન શકાય તો એ વાતને બેઝિક અહીંયા બતાવી એટલા માટે આ વાત ખોટી છે કે બીજા પાસેથી પૈસા લો અથવા બીજાને પૈસા આપીને આપણે ઠાકોરજીની સેવા કરાવીએ એની અંદર એ વાત મેં બતાવી કે આપણું લક્ષ્ય ભગવાનમાં આપણા ચિત્તની પ્રવણતા એટલે કે આપણું ચિત્ત ભગવાનમાં લાગે આપણું મન ભગવાનમાં લાગે એ આપણું લક્ષ્ય છે અને એના માટે તનુવિત્તજા સેવા કરવી જોઈએ તનુવિત્તજા શું છે તો પોતાના તનથી પોતાના ધનથી પોતાના પરિવારજનોની સાથે પોતાના ઘરમાં રહીને ઠાકોરજીની આપણી પાસે જે સાધન છે એનાથી સેવા કરવી આ તનુવિત જ છે અને આ સેવા કરવાથી જ મન ઠાકોરજીમાં લાગે છે બીજા કોઈ પ્રકારે લાગતું નથી હવે એ વાત મેં અહીંયા બતાવી કે સમર્પણ ક્યાં પોસિબલ છે તો સમર્પણ આપણા ઘરમાં પોસિબલ છે બીજાના ઘરમાં તો આપણે સમર્પણ કરી નથી શકતા બીજાની વસ્તુ ઉપર આપણું શું રાઈટ છે કે એની વસ્તુ આપણે ઠાકોરજીને સમર્પિત કરીએ એ વાત અહીંયા બતાવી કે પુષ્ટિ માર્ગની અંદર જ્યારે આપણે ત્યાં બેઝિક સિદ્ધાંત સમર્પણનું છે તો એ સમર્પણનો સિદ્ધાંત આપણા ઘર સિવાય બીજે ક્યાંય પણ નભી શકતું નથી એ સમર્પણ તમે સમર્પણ પૂર્વક સેવા બીજા કોઈના ઘરમાં થાય નહીં બીજા કોઈ સ્થાનમાં થાય નહીં આપણા ઘરમાં જ થઈ શકે કેમ કે આપણા ઘર ઉપર આપણા પરિવારજનો ઉપર આપણા ઘરની દરેકે દરેક વસ્તુ ઉપર આપણો હક છે આપણું રાઈટ છે જેનું સમર્પણ આપણે ખુશીથી આપણી ઈચ્છાથી સ્વતંત્રતાથી ઠાકોરજી માટે કરી શકીએ બીજા કોઈના ઘરમાં કે બીજા કોઈ મંદિર હવે હવેલીની અંદર થઈ નથી શકતો કેમ કે ન તો એ હવેલી આપણી છે ન એ હવેલીના પૈસા આપણા છે ન હવેલીમાં કામ કરતા નોકરો આપણા છે ન એ ઠાકોરજી આપણા છે તો પછી ત્યાં સમર્પણ પોસિબલ કેવી રીતે છે ને જો સમર્પણ નથી તો ત્યાં પુષ્ટિ માર્ગ પોસિબલ જ નથી એ વાતને અહીંયા બતાવી એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા ઠાકોરજીની ઘરમાં જ થઈ શકે સમર્પણ પૂર્વિકા સેવા ઘરમાં જ પોસિબલ છે બીજા કોઈ સ્થાનમાં એ સેવા પોસિબલ નથી એ વાતની એ વાત આવી જેને ભક્તિવર્ધિનીમાં મહાપ્રભુજીનો ગ્રંથ છે જેમાં મહાપ્રભુજીને આજ્ઞા કરી કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મ તો એટલે ઘરમાં રહીને સેવા કરવી જોઈએ બીજે ક્યાંય નહીં કરવી જોઈએ બીજે ક્યાંય કેમ કે સેવા પોસિબલ જ નથી સમર્પણ પૂર્વક ત્યાં બીજી કોઈ જગ્યાએ થઈ જ નથી શકતું આપણા ઘર સિવાય એ વાતને બતાવી હવે જો થોડું આઉટ ઓફ ધ ટોપિક એ વાતને મને એક્સપ્લેન કરવી છે એકચ્યુઅલી કે હવેલી શું ચીજ છે જેનાથી આપણને એ ખબર પડે કે ત્યાંની શું સિસ્ટમ છે અને સિસ્ટમ કઈ રીતે રોંગ છે હવેલી હવેલીની અંદર બેઝિકલી એ ચાલે કે મહાપ્રભુજીના વંશજ ગોસ્વામી બાળકો એ એમનું એ ઘર છે હવે એ ઘરને એ લોકો આપણે ત્યાંનો લો છે ભારતની અંદર જેને પબ્લિક ટ્રસ્ટ કહેવાય કે જેની અંદર જે રીતે તમે જાહેર મંદિર કરો કે જેની અંદર ગામના લોકો દર્શન કરવા માટે આવતા હોય અને ગામના લોકો ઠાકોરજીની સેવા માટે પૈસા આપતા હોય તો એને ગવર્મેન્ટ ટ્રસ્ટ બનાવે છે પબ્લિક ટ્રસ્ટ બનાવે જેનું ગોસ્વામી બાલક પોતે એ વાતને ડિસાઈડ કરે કે આ મંદિરની જે પણ આવક થશે એટલે ભગવાનની જે કંઈ પણ ભેટ અહીંયા આવશે ભગવાનના નામે જે કંઈ પણ પૈસો આ મંદિરની અંદર આવશે એનો સેવન્ટી પર્સન્ટ ટ્રસ્ટમાં જશે અને થર્ટી અમે અમારા પ્રાઇવેટમાં લઈશું તો અહીંયા બેઝિક સમસ્યા એ છે કે જે પૈસો સામાન્ય વ્યક્તિ ભગવાન માટે આપે છે એમાંનો સેવન્ટી પર્સન્ટ શેર ભગવાનની સેવા માટે મંદિરના ખર્ચ માટે કર્મચારીઓને પગાર આપવા માટે અથવા શ્રંગાર વસ્ત્ર સાધન આ તે બધું વસાવવા માટે સેવન્ટી પર્સન્ટ પૈસો ખર્ચ થાય સિવાયનું જે થર્ટી છે હા ઉર્વી શ્રુતિ અમે બંને જોઈન થયા હા ભલે હા સારું અને એના સિવાયનું જે થર્ટી પર્સન્ટ શેર છે એ ગોસ્વામી બાલક પોતાના પ્રાઇવેટ ખર્ચ માટે એને યુઝ કરે એમાંથી એ જે કરવા માંગે કરી શકે એનું ખાવું પીવું આ તે બધું જ એ થર્ટી પર્સન્ટ એમાંથી લે તો સામાન્ય વાત આની અંદર સમસ્યા એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ પુષ્ટિમાર્ગની અંદર સેવા પોતાના ઘરમાં થાય દેવાલયની અંદર નહીં એટલે જાહેર મંદિરની અંદર સેવા થઈ નથી શકતી સેકન્ડ કે સમર્પણ આપણા પોતાના પૈસાનું આપણે ઠાકોરજી માટે થવું જોઈએ આપણે ઠાકોરજીને જે ભોગ આવે જે વસ્તુ ઠાકોરજીની સેવામાં વપરાય એ બધી આપણા પૈસાથી ખરીદેલી હોવી જોઈએ જે હવેલી મંદિરોની અંદર પોસિબલ નથી થતું કેમ કે ત્યાં સામાન્ય ગામના લોકો પૈસા આપે છે ઠાકોરજીની ભેટના નામે જેનો યુઝ ઠાકોરજીની સેવાના સાધનો માટે થતું હોય ઠાકોરજીની સેવામાં એ બધું યુઝ એ પૈસાનો થાય જે ગામના લોકો આપે આપણો પૈસો કે જે વ્યક્તિ ગોસ્વામી બાલક નો પૈસો એની અંદર યુઝ થતો નથી તો બેઝિક આ બે સમસ્યા છે હવેલી મંદિર ની અંદર એ ટ્રસ્ટ છે એ પોતાના ઘર મહાપ્રભુજીની જો ફરી એક એક સામાન્ય ક્લેરિફિકેશન અહીંયા કે ભગવાનની પ્રતિષ્ઠા લખી લેજો આમાં દેવ મૂર્તિની પ્રતિષ્ઠા બે રીતે થાય એક તો થાય સ્વાર્થ પ્રતિષ્ઠા બીજું થાય પરાર્થ પ્રતિષ્ઠા શબ્દોને લખી લેજો એક સ્વાર્થ પ્રતિષ્ઠા અને બીજું પરાર્થ પ્રતિષ્ઠા સ્વાર્થ પ્રતિષ્ઠા એને કહેવાય કે જે પોતાના માટે અને પોતાના પરિવારજનો પૂરતી જ ઠાકોરજીની એ મૂર્તિની પ્રતિષ્ઠા થતી હોય પરાર્થ પ્રતિષ્ઠા એ છે કે જે એક જ્ઞાતિ માટે કે એક સોસાયટી માટે કે એક ગામ માટે મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા થતી હોય તો બંને રીતે ઠાકોરજીની દેવ મૂર્તિની પ્રતિષ્ઠાનો પ્રકાર છે આપણે ત્યાં પુષ્ટિમાર્ગની અંદર કેવલ સ્વાર્થ પ્રતિષ્ઠા અલાઉડ છે એટલે કેવલ પોતાની અને પોતાના પરિવારજનો પૂરતી જ ઠાકોરજીની મૂર્તિની પ્રતિષ્ઠા થાય એટલા જ લોકો એ સેવામાં સહભાગી થાય એટલા જ લોકો ઠાકોરજીની સેવામાં ઇન્વોલ્વ થઈ શકે અને એ પરિવારના જ પૈસાથી ઠાકોરજીની સેવા ચાલે બીજા કોઈ વ્યક્તિની એ પરિવાર સિવાયના વ્યક્તિની સેવા અથવા પરિવાર સિવાયના વ્યક્તિનો પૈસો ઠાકોરજીની સેવામાં આપણે ત્યાં અલાઉડ નથી થતું પરાણ પ્રતિષ્ઠા એટલે જે રીતે તમે જોતા હશો કે ગામની અંદર આપણે ઘણા બધા મંદિરો હોય જાહેર મંદિર હોય ને કે જેમાં સામાન્ય દરેક વ્યક્તિ દર્શન માટે જાય ભેટ આપે દર્શન કરીને પાછો આવી જાય તો આ પરાણ પ્રતિષ્ઠા છે કે જ્યાં ભગવાન બિરાજે છે આખા ગામ માટે એક જ્ઞાતિ માટે સોસાયટી માટે પણ પુષ્ટિમાર્ગ અંદર આ જાતની સેવા નથી થતી આ જાતની પ્રતિષ્ઠા નથી થતી આપણે ત્યાં જે પ્રતિષ્ઠાનો પ્રકાર છે એ કેવલ પરિવાર માટે એક વ્યક્તિ પૂરતો જ થાય છે જેની અંદર એ વ્યક્તિનો જ પૈસો ઠાકોરજીની સેવામાં વપરાય એ પરિવારના લોકો જ ઠાકોરજીની સેવામાં ઇન્વોલ્વ થાય એના સિવાયનો ન કોઈ વ્યક્તિ ઠાકોરજીની સેવામાં આવી શકે અને ન એ સિવાય કોઈ પણ વ્યક્તિનો પૈસો ઠાકોરજીની સેવામાં કરવા જેવું થાય આ પુષ્ટિ માર્ગની અંદરમાં પ્રભુજીએ સ્વીકારેલી સેવાની સિસ્ટમ છે જે હવેલી મંદિરોની અંદર થાય છે આનાથી ટોટલી ઓપોઝિટ છે કેમ કે ત્યાં ઠાકોરજી કોઈકના બિરાજે છે ઠાકોરજીની સેવા માટે પૈસો ગામના લોકો આપે છે અને ઠાકોરજીની સેવા કરવા માટે પાછા જે પૈસા આપનાર વ્યક્તિ છે એ તો ઠાકોરજીની સેવા નથી કરતો પણ નોકરિયાત માણસો ઠાકોરજીની સેવામાં રાખવામાં આવે છે તો અહીંયા તન કોઈકનું છે ધન કોઈકનું છે ઘર કોઈકનું છે અને પાછા ઠાકોરજી કોઈકના છે તો આ ચાર જાતની સિસ્ટમ એક જ સ્થાનની અંદર કન્સિડર થાય છે એટલે ગોસ્વામી બાલકના ઠાકોરજી ગોસ્વામી બાલકનું ઘર પૈસા વૈષ્ણવો આપે ને સેવા પાછા ન ગોસ્વામી બાલક કરે ન વૈષ્ણવો કરે નોકરિયાત પગારદાર માણસો ત્યાં ઠાકોરજીની સેવા કરે તો આ જાતની સિસ્ટમની અંદર ઠાકોરજીની સેવા પુષ્ટિમાર્ગ પ્રમાણે પોસિબલ નથી કેમ કે મહાપ્રભુજી જે આજ્ઞા કરીએ છીએ કે એક પરિવાર પૂરતી જ ઠાકોરજીની સેવા થાય ત્યાં એ પરિવારનો જ પૈસો એ પરિવારના જ લોકો ઠાકોરજીની સેવામાં ઇન્વોલ્વ થાય આખા ગામના લોકો સેવાની અંદર ઇન્વોલ્વ નથી થતા આ તો પુષ્ટિમાર્ગ માટેનો નિયમ છે જે હવેલી મંદિરોની અંદર શક્ય જ નથી કે તમે આ જાતની સેવા કરી શકો એ વાતને અહીંયા બેઝિક સમજવી જોઈએ એટલા માટે હવેલી મંદિરોની અંદર કરાતી જે સેવા છે એ પુષ્ટિમાર્ગની અંદર અલાઉડ નથી થતી અને એ મહાપ્રભુના સિદ્ધાંતથી વિરુદ્ધ છે કેમ કે ત્યાં ન તો તનુજા એક વ્યક્તિની છે ન વિત્તજા એક વ્યક્તિની છે ન ઘર કોઈકનું છે ને ઠાકોરજી કોઈકના છે એક કેવલ તનુજા કરે એક કેવલ વિત્તજા કરે અને એક કેવલ એ સિસ્ટમને મેનેજ કરે તો આ જાતની સિસ્ટમ પુષ્ટિમાર્ગની અંદર અલાઉડ નથી પુષ્ટિમાર્ગમાં પોતાની તનુજા પોતાની વિત્તજા પોતાની ઊભી કરેલી સિસ્ટમ પોતાનું ઘર આ જાતની સિસ્ટમ પુષ્ટિમાર્ગની અંદર છે જે હવેલી મંદિરોમાં ચાલે છે એ અલાઉડ પુષ્ટિમાર્ગમાં આ કારણે નથી કેમ કે અહીંયા તનુજા વિત્તજા અને સમર્પણ પોસિબલ જ નથી કેમ કે એક જણો તનુજા કરે એક વિત્તજા કરે અને ત્રીજો કોઈ વ્યક્તિનું એ ઘર છે જે આખી સિસ્ટમ ને મેનેજ કરે છે કે આ કઈ રીતે ચાલશે તો આ વાત અહીંયા સમજવાની છે આના કારણે હવેલી મંદિરોની સેવા પુષ્ટિમાર્ગની અંદર થઈ નથી શકતી અને એ સિસ્ટમની અંદર આપણે કોઈ પણ રીતે ઇન્વોલ્વ નહીં થવું જોઈએ આપણું જ્યાં સુધી પાવર ચાલે ત્યાં સુધી એ સિસ્ટમનો વિરોધ આપણે કરવો જોઈએ કેમ કે મહાપ્રભુજીના નામે ચાલતી એ ખોટી સિસ્ટમ છે એ વાતને આ પેરેગ્રાફની અંદર બતાવવામાં આવી બ્રિજેશભાઈ શું સમજાયું પ્રશ્ન હતો કે આપણે આ નાથ દ્વારા અને બીજા એવા જે મંદિરો જે હવેલીઓ છે એ એમને કે જે હવેલી તરીકે છે કે એ આટલું પ્રખ્યાત છે એમાં કઈ મહાપ્રભુજીની બેઠકો છે કે એમના મંદિરો એ મહત્વ શું છે ત્યાં કઈ વિશેષતા છે કે ખાલી મહાપ્રભુજીના સમજો જે બીજા વંશજો હશે એમને ખોલેલી દુકાન જેવું સમજવાનું તો જો નાથદ્વારાની અંદર તો વાત એવી છે કે જ્યારે જો આ હિસ્ટ્રી સાથે થોડું કનેક્ટેડ છે અને ત્યાંથી બેકગ્રાઉન્ડથી લેવું પડશે આ ક્વેશ્ચન તો હિસ્ટ્રીમાં એકચ્યુઅલી થયું એવું કે જતીપુરામાં જે વ્રજ મંડળ ઉત્તર પ્રદેશમાં જતીપુરા કરીને એક જગ્યા છે ગોવર્ધન પર્વત ત્યાં શ્રીનાથજીનું જે સ્વરૂપ અત્યારે નાથદ્વારામાં બિરાજે છે એ ત્યાં પ્રકટ થયા અને એમણે મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે મારું મંદિર બનાવો તો મહાપ્રભુએ કીધું કે મારો સિદ્ધાંત તો ગ્રહ સેવાનો છે એટલે પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરવી તો જો આપની ઈચ્છા હોય તો હું આપને મારા ઘરે પધરાવી જાઉં ને સેવા કરીશ તો શ્રીનાથજી આજ્ઞા કરી કે નહીં મને ઘરમાં સેવા નથી લેવી પણ મને જાહેર મંદિરની અંદર જ્યાં બધા પબ્લિક અલાઉડ હોય એ જાતની સેવા મને ગ્રહણ કરવી છે આ જાતની ભગવાનની ઈચ્છા હતી તો મહાપ્રભુજીએ એમનું મંદિર આ ખોલાવ્યો અને સેવકોને કે હાજર કરે આ છો કોઈની સેવા કરવા માટે કે સેવા હતી કે માં પ્રભુ જે પોતાના ઘર માં તાકોજી ની સેવા કરતા હતા અને ક્યારેક ક્યારેક અહીંયા પધારે તો नाथ દ્વારાવા શ્રીનાજી ની પઢકોજી ની સેવા કે કરતા પછી એક ટાઈમ એવું આવું કે જ્યારે આખી સિસ્ટમ કોલાપ્સ થઈ ગઈ અને માં પ્રભુ દીના પુત્ર ગોસાઈજી અને એમના સાત પુત્રો એમણે શ્રીનાજી ને પોતાના ઘર માં ગ્રહ સેવા તરીકે બિરાજ્યાવ્યા અને પછી શ્રીનાથજીની દેવાલય તરીકેની નહીં પણ પર્સનલ પોતાના ઘરમાં જે રીતે સેવા થઈ એ રીતે સેવા સ્ટાર્ટ થઈ પછી મુસલમાનો એટલે એ ટાઈમ જ્યારે મુગલ એમ્પાયર નો હતો તો એ ટાઈમમાં મુસલમાનોનો અટેક થયું ત્યાં અને એના કારણે શ્રીનાથજીને ત્યાંથી પધરાવીને બીજે જગ્યાએ જવું પડે એવી કન્ડિશન આવી કેમ કે ત્યાં મુસલમાનો બધા મંદિરોને તોડફોડ કરતા હતા ઠાકોરજીની મૂર્તિઓને તોડતા હતા સેવાને થવા દેતા નહોતા તો ત્યાંથી મહાપ્રભુના કેટલાક સેવકો હોય પધરાવીને અને પછી જે નાથ દ્વારા અત્યારે છે ત્યાં આવ્યા ને પછી ત્યાં ઠાકોરજીની સેવા સ્ટાર્ટ થઈ તો જો આ તો હિસ્ટ્રી થઈ આની હવે અત્યારે જેની પ્રેઝન્ટ સિચ્યુએશન છે એ કંઈક એ જાતની છે જે રીતે મેં કીધું કે ત્યાં નાથ દ્વારા ટેમ્પલ બોર્ડ આ જાતનું ટ્રસ્ટ બનેલું છે જે ગોસ્વામી પરિવાર એટલે મહાપ્રભુજીના વંશજો એ જાતનો દાવો કરે છે કે આ શ્રીનાથજી તો અમારા પર્સનલ છે એ પબ્લિકના નથી અને પબ્લિક એ જાતનો દાવો કરે છે કે અમારા છે તમારા પર્સનલ નથી એમ કરીને ત્યાં શ્રીનાથજીમાં એક ટેમ્પલ બોર્ડ બનેલું છે જ્યાં શ્રીનાથજીને એક પબ્લિક ટેમ્પલ તરીકે સરકારે જાહેર કર્યા કે સામાન્ય લોકલ પબ્લિક માટેનું મંદિર છે કોઈ વ્યક્તિનું પર્સનલ ત્યાં કોઈ જાતનો હક નથી હવે પુષ્ટિમાર્ગની અંદર એટલે કે અમારી ફેમિલીની અંદર જે ગોસ્વામી પરિવાર છે એની અંદર એ જાતની છે કે તિલકાયત તિલકાયત નો મતલબ કે હેડ ઓફ ધ ફેમિલી એને માનવામાં આવે તો એ તિલકાયત એ જાતનો અત્યારે મુંબઈમાં બિરાજે છે તિલકાયત એ પોસ્ટ છે તિલકાયત એના ઉપર એક વ્યક્તિ બિરાજે છે અત્યારે એ ત્યાં ટેમ્પલ બોર્ડની અંદરથી પોતાનો થર્ટી પર્સન્ટ શેર લે છે ને સેવન્ટી પર્સન્ટ જે રીતે મેં અત્યારે કીધું કે થર્ટી સેવન્ટીના હિસાબે ચાલે છે કે સેવન્ટી પર્સન્ટ ત્યાંની જે ભેટ આવે એ શ્રીનાથજીને જાય ને થર્ટી પર્સન્ટ જે ભેટ આવે તિલકાયત પોતે લે એમના પગાર જે રીતે પગારદાર નોકર હોય તો એ રીતે તિલકાયતના પગાર બાંધેલા છે તમને એ આજે હું ગ્રુપમાં એ મોકલીશ એ ટ્રસ્ટની જે ફાઇલ છે એના ફોટોઝ એની અંદર તમે લોકો જોઈ લેજો કે કઈ જાતની ત્યાંની સિસ્ટમ છે તો અહીંયા જો પ્રોબ્લેમ એ જાતની છે કે આપણે ત્યાં જો અત્યારે પુષ્ટિમાર્ગને ભૂલી જાઓ પણ હિન્દુ ધર્મશાસ્ત્રને જો કન્સિડર કરીએ તો આપણે ત્યાં ભગવાનની જે રીતે મેં પહેલા કીધું કે સ્વાર્થ અને પરાર્થ બંને જાતની પ્રતિષ્ઠા થાય છે પરાર્થ પ્રતિષ્ઠા જે રીતે આપણે લોકો બેટ દ્વારકા ગયા હતા તો બેટ દ્વારકામાં ભગવાન બિરાજે છે તો ત્યાં પરાર્થ પ્રતિષ્ઠા છે કે આખા ગામ માટે સામાન્ય પબ્લિક માટે ભગવાન બિરાજે છે બધાનો ઉદ્ધાર કરે એ જ રીતે મહાપ્રભુજીએ સ્થાનોને ગણાવ્યા છે દ્વારકા છે બેટ શંખોદ્ધાર શ્રીરંગ પાંડુરંગ વિઠ્ઠલનાથ પછી દક્ષિણની અંદર જે ત્રિવેન્દ્રમ છે પછી અરે એમાં નામ નથી યાદ આવતું જગન્નાથ સ્વામી નું મંદિર છે જગન્નાથપુરી છે તિરુપતિ બાલાજી બદ્રીનાથજી ગંગાસાગર આ બધી જાતના સ્થાન એવા છે કે જ્યાં ભગવાનની પરાર્થ પ્રતિષ્ઠા થાય છે કે જ્યાં દરેક પબ્લિક ઠાકોરજીની સેવા માટે પોતાના પૈસાનો વિનિયોગ કરાવી શકે શ્રદ્ધાથી એક આ સિસ્ટમ આપણે ત્યાં અલાઉડ છે ટોટલી એવી કે જેમાં પબ્લિક નો હક છે અને પબ્લિક સામાન્ય દરેકે દરેક વ્યક્તિ ત્યાં ઠાકોરજીની સેવા માટે પૈસા આપી શકે એક સેવાની પ્રક્રિયા આપણે ત્યાં એ છે કે જેમાં કેવલ એક વ્યક્તિ પોતાના પરિવાર પૂરતો જ ઠાકોરજીની સેવામાં પૈસાનો યુઝ થાય કે પરિવાર જ ખર્ચ નિભાવે ઠાકોરજીની સેવાનો તો આ બે સિસ્ટમ છે નાથદ્વારાની અંદર પ્રોબ્લેમ એ છે કે ત્યાં બંને સિસ્ટમ મર્જ થઈ ગઈ છે ન તો શ્રીનાથજીની પરાર્થ પ્રતિષ્ઠા છે ટોટલી અને ન એ સ્વાર્થ પ્રતિષ્ઠા છે કેમ કે તિલકાયત કે છે કે આ ઠાકોરજી અમારા છે પબ્લિક કે છે કે ઠાકોરજી અમારા છે જે પણ ખર્ચો થાય છે તો પબ્લિક પણ ખર્ચો આપે તિલકાયત પણ ખર્ચો આપે એનો ભેટનો જે ઉપયોગ થાય એ પરાણ પ્રતિષ્ઠામાં નિયમ એવો કે કેવલ દેવની સેવા માટે જ એનો યુઝ થવો જોઈએ કોઈ પણ એક વ્યક્તિ પર્સનલ યુઝ એ ભેટનો કરી ના શકે જે જાતની સિસ્ટમ ભેટ દ્વારકાની અંદર છે કે આપણે ત્યાં જે કંઈ પણ ભેટ આપીએ તો એ ભેટનો ઉપયોગ કેવલ ભગવાનની સેવા માટે જ થાય કોઈ પર્સનલ વ્યક્તિ એ ઠાકોરજીની સેવાના પૈસામાંથી પોતાના પૈસા નહીં લે પણ નાથદ્વારામાં સિસ્ટમ એ જાતની છે કે આપણે ભેટ તે આપીએ તો એનો સેવન્ટી પર્સન્ટ તો ઠાકોરજીની સેવામાં યુઝ થાય અને થર્ટી પર્સન્ટ તિલકાયત યુઝ કરે એનો તો તિલકાયત ને કોઈ હક નથી એ પૈસા લેવાનો તો પણ સરકાર એમને આપી રહી છે તો નાથક દ્વારાની જે સિસ્ટમ છે એ ડ્યુઅલ સિસ્ટમ છે કે જ્યાં ન તો પરાર્થ પ્રતિષ્ઠા ક્લિયર છે અને ન સ્વાર્થ પ્રતિષ્ઠા ક્લિયર છે કેમ કે ન ત્યાં તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એ રીતે સેવા થાય છે અને ન જાહેર મંદિર દેવાલયમાં બિરાજતા હોય જે રીતે બેટ દ્વારકામાં બિરાજે છે એવી સેવા ત્યાં થાય છે ત્યાં સેવાની આખી સિસ્ટમ બધી મિક્સ થઈ ગઈ છે તો એના કારણે એ સ્થાન જે છે એ પુષ્ટિમાર્ગીઓ માટે જવા યોગ્ય નથી એ વાતને સમજવી જોઈએ કેમ કે ત્યાં ભગવાનનો સ્ટેટસ ડિસાઈડ થવું જોઈએ કે ભગવાન ત્યાં સ્વાર્થ પ્રતિષ્ઠામાં બિરાજે છે કે પરાર્થ પ્રતિષ્ઠામાં બિરાજે છે સ્વાર્થમાં જતી બિરાજતા હોય તો કેવલ તિલકાયત અથવા ગોસ્વામી બાલક ફેમિલીએ જ ત્યાંની બધી સિસ્ટમ સાચવવી જોઈએ અને ભગવાનની સેવામાં જે ખર્ચ થતો હોય એ કેવલ તિલકાયતની ફેમિલી એ ખર્ચ નિભાવે તો તો એ સ્વાર્થ પ્રતિષ્ઠા છે પરાર્થ પ્રતિષ્ઠા જો હોય તો તિલકાયતે એમાંથી પોતાનો થર્ટી શેર લેવો નહીં જોઈએ અને એ પૈસા જે આવે એ કેવલ અને કેવલ ભગવાન માટે જ યુઝ થવા જોઈએ આ બંનેમાંથી જો એક ક્લિયર સિસ્ટમ હોય તો એ સ્થાન આપણા જવા યોગ્ય બની શકે પણ અત્યારે પ્રેઝન્ટ પ્રેક્ટિકલ સિસ્ટમ ત્યાં જાતની મિક્સ છે કે ન તો સ્વાર્થ પ્રતિષ્ઠા છે ને પરાર્થ છે બધું એક ભેગું ખીચડી જેવું સિસ્ટમ ત્યાં ચાલે છે એટલે પુષ્ટિ માર્ગી માટે જે મહાપ્રભુજીના સેવક છે મહાપ્રભુજીના વૈષ્ણવો છે એમણે એ સ્થાન ઉપર જવું નહીં જોઈએ જે જગ્યા ઉપર ઠાકોરજીનો સ્ટેટસ ઠાકોરજીની પ્રતિષ્ઠા ક્લિયર હોય ત્યાં જવું જોઈએ જે રીતે પરાર્થ પ્રતિષ્ઠા clear છે આપણને તો બેટ દ્વારકા આપણે જઈ શકાય ત્યાં બેટ પણ કરી શકાય ત્યાં સેવામાં આપણે ભાગ પણ આપી શકાય સ્વાર્થ પ્રતિષ્ઠા આપણે ઘરમાં કરતા હોઈએ તો ત્યાં તો સવાલ જ નથી કે કોઈ ત્રીજા વ્યક્તિને આપણે અલાવ કરીએ તો આ બેઝિક વાત છે કે નાથ દ્વારાની જે સિસ્ટમ છે એ મિક્સડ છે એટલા માટે ત્યાં આપણે જવું નહીં જોઈએ મહાપ્રભુજીના સિદ્ધાંતના પેટર્નની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંતની અંદર આ

પર આ પ્રતિષ્ઠાના વિરોધી છે ને કારણ કે એ તો કે છે ને કે ભાઈ આ અમારે અમારા પર્સનલ ફેમિલી ના જ છે એમનો કેવું તો છે પણ તો પછી એ શહેર કેમ લે છે ત્યાંનો ન તો ત્યાં પોતે શ્રીનાથજી ને પોતાના ઘરે પધરાવીને સેવા કરી શકે એવી શક્તિ છે કેમ કે હવે ટેમ્પલ બોર્ડ થઈ ગયું છે એટલે ગવર્મેન્ટ ના લો ત્યાં કામ કરી જાય અને ગવર્મેન્ટ એમને અલાઉ નહીં કરે કે ત્યાંના દર્શનના મંદિર બંધ કરે અને પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરે તો સિચ્યુએશન એ છે કે ચલો માની લો તો તિલકાત મજબૂર છે એ કંઈ કરી નથી શકતા એ ઠાકોરજીને ન એ પોતાના ઘરમાં પધરાવીને આવી શકે એ જાતની સિસ્ટમ નથી હવે તો એમણે પોતાનો હક ત્યાંથી છોડીને એમને જે રીતે બેટમાં ઠાકોરજી બિરાજે છે બધામાં છે ઠાકોરજી પબ્લિક છે એમ કરીને ત્યાંની સેવા ચાલવી જોઈએ તો એમણે પોતાનો પૈસા થર્ટી પર્સન્ટ શેર લે છે એ એમણે લેવો નહીં જોઈએ પણ એ લઈ રહ્યા છે તો આ સિસ્ટમ છે આપણને અહીંયા પ્રોબ્લેમ છે તો જો કે આ રીતનું જો જે જગ્યાએ સેવા થતી હોય એમ કે લઈને જ્યાં સેવા થતી ત્યાં પોતે પ્રભુજી હાજર નથી રહેતા એ મૂર્તિમાં પણ એ એ ભાવ પછી ના રહે ને ઠાકોરજી કેમ એવી સિસ્ટમમાં બિરાજે કે જ્યાં કોઈ જાતના સિદ્ધાંત જ નથી કોઈ જાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જ નથી બધા પોતાની ઈચ્છાથી પોતાને ગમે એમ પોતાના સ્વાર્થથી કરે છે એવી સ્થાનમાં ઠાકોરજી શું કામ બિરાજે દેવલેખ જ કહેવાય ને રાજા આ શુદ્ધ દેવલક છે ઠાકોરજી નો પૈસો લે એટલે સાફ વાત થઈ ગઈ ને ત્યાં જો ત્યાંની વાત છોડો પેલા હા બોલો ને ત્રિવેન્દ્રમ નું જે પદ્મનાભમ સ્વામી નું મંદિર જે તમે કીધું ને એ પેલા તો એમાં પણ એવી એ તો પરાર્થ પ્રતિષ્ઠા જ કેવાય ને હા એ બરાબર પ્રતિષ્ઠા છે એટલે આપણે ત્યાં ખુશીથી જઈ શકાય આરામથી બેડ પણ લખાવો સેવા માટે પૈસા પણ આપો ત્યાં બધું થાય ભગવાન પોતાની ઈચ્છાથી એવી રીતે બિરાજે છે કે હું બધા માટે છું અહીંયા અને આપણા જયારે ઘરમાં બિરાજે છે ત્યારે એવી ઈચ્છાથી બિરાજે છે કે હું કેવલ આ વ્યક્તિ અને આ પરિવાર માટે જ અહીંયા બિરાજો છું આખા ગામ માટે નથી બિરાજો ઠાકોરજીની ઈચ્છા જ આ જાતની છે જયારે ઘરમાં ઠાકોરજી પધારે ને જયારે ફોર એક્ઝામ્પલ મને એવી ઈચ્છા થાય કે હું મારા ઘરમાં ઠાકોરજી પધરાવું અને સેવા કરું તો એની પહેલા આપણે જેને ગુરુ બનાવ્યા હોય ગુરુ ત્યાં ગોસાઈજીની બનાવેલી એક પ્રતિષ્ઠાનો પ્રકાર છે જેને આપણે ત્યાં કહેવાય છે કે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર એની અંદર દેવ મૂર્તિની પ્રતિષ્ઠાની વિધિ છે કે જ્યારે આપણા ઘરમાં બિરાજે ત્યારે એની અંદર ગોસાઈજી એ આજ્ઞા કરી રહ્યા છે કે જ્યારે ઠાકોરજી આપણા ઘરમાં આપણી સેવાને સ્વીકારવા માટે પધારે તો ઠાકોરજી એક એ જાતનો સંકલ્પ કરે છે કે એનામ ઉદ્ધરીશ શ્યામી એટલે કે હું આ વ્યક્તિનો ઉદ્ધાર કરવા માટે જ આ ઘરમાં આવ્યો છું તો જ્યારે ભગવાનની ઈચ્છા આ જાતની છે તો ઠાકોરજી કેવલ એ વ્યક્તિ માટે કે જે સેવા પધરાવી રહ્યો છે અથવા થોડું બ્રોડ તો એ ફેમિલી માટે જ ઠાકોરજી ત્યાં પધારી રહ્યા છે અને એ ફેમિલી સિવાય એક પણ વ્યક્તિ માટે ઠાકોરજી એ ઘરમાં પધાર્યા નથી સેમ વે એની કમ્પેરિઝનમાં જે રીતે મેં તમને બેટ દ્વારકાનું એક્ઝામ્પલ આપ્યું હતું ત્યાં દ્વારકાધીશ બિરાજી રહ્યા છે તો ત્યાં ભગવાન એવા સંકલ્પથી ત્યાં બિરાજે છે કે હું આખા દુનિયાના દરેકે દરેક વ્યક્તિના ઉદ્ધાર માટે અહીંયા બિરાજો છું એટલે જે વ્યક્તિને મારામાં શ્રદ્ધા છે જે વ્યક્તિને મારા પ્રતિ ભક્તિ છે એવા દરેક વ્યક્તિનો હું ઉદ્ધાર કરીશ એક્સક્લુઝિવલી એ ન કોઈ પર્સન ન કોઈ ફેમિલી ના કોઈ સોસાયટી કે ના કોઈ ગામ આપણે જઈએ તો આપણે બીજા ગામના વ્યક્તિ આવે તો બીજા આખી દુનિયાના બધા લોકો માટે ઠાકોરજી ત્યાં બિરાજ્યા છે તો આ ડિફરન્સ છે બંને જગ્યાએ એટલે નાથ દ્વારાની અંદર જે સિસ્ટમ છે એ મિક્સડ છે તો રાજી પ્રશ્ન પૂછું આમાં છે ને આપણે એમ કહીએ ને કે સ્વાર્થ પ્રતિષ્ઠા માટે પરાર્થ પ્રતિષ્ઠા માટે તો ચલો કે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ મંદિરે બિરાજ્યા છે કે દરેક માટે બિરાજ્યા છે બરાબર પછી પર્સનલી જે આપણે પોસ્ટ કરાવીને આપણે બિરાજે ઠાકોરજી આપણા ઘરમાં તો હવે એ તો આખું બ્રહ્માંડ ને એ પોતે બ્રહ્માંડ આપણે કહીએ તો એ એમના એમાં એમને પછી પરિશ્રમ થાય ને પરિશ્રમ થાય કે ના થાય એમને થાય જ ને જો મહાપ્રભુજી જો તમને જે રીતે આ તમે જે વાત પૂછી એમાં પ્રભુજીનો ક્રાઇટેરિયા એ છે કે જે વ્યક્તિ પોતાના ઘરમાં પ્રેમથી ઠાકોરજીની સેવા કરવા માંગતો હોય પોતાના કમિટમેન્ટથી ભક્તિથી પ્રેમથી તો ઠાકોરજીને એ ચણા ખવડાવે કેવલ જે રીતે તમને એક્ઝામ્પલ આપ્યું હતું પહેલાં પદ્મનાભ દાસજીનું જો એ આખી સ્ટોરી તમને કહું તો આ વાત તમને પોતે ક્લિયર થશે પદ્મનાભ દાસજી એક બ્રાહ્મણ એટલે કનોજિયા બ્રાહ્મણ એ હતા અને પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હતા હવે એમની કન્ડિશન એ જાતની હતી કે એ કઈ બહુ સારું કમાતા નતા અને એમની એમનું એક નાનકડું ખેતર હતું ને એમાં એક ઝૂંપડી હતી એ ખેતરમાં ચણા ઉગતા હતા અને એ ચણા લઈને એમને પાણીમાં પલાળી બાફી એ ઠાકોરજીને ભોગ ધરે પછી પોતે ખાય અને જે રીતે એમના જેટલા પૈસા એમની પાસે હોય એ રીતે ઠાકોરજીની સેવા કરે આ રીતે ઠાકોરજીની સેવા કરતા હતા ત્યાં સુધી વાર્તા જે તમે જો વાંચો તો ત્યાં એ વાત આવે છે કે ઠાકોરજી પોતે પદ્મનાભદાસજી સાથે વાત કરતા એમને પોતાની ઈચ્છા અનિચ્છા બધું જણાવતા અને ખૂબ પ્રેમથી એમના ઘરે બિરાજતા એક વખત એવું થયું કે પદ્મનાભદાસજીને એવું થયું કે ચલો હું મહાપ્રભુજી એમના ગુરુ એમને એમ થયું કે ચલો મહાપ્રભુજીને મળી આવું એમના દંડવત કરીને આવું એવી ઈચ્છા થઈ તો પોતાના ઠાકોરજીને પધરાવીને મહાપ્રભુજી ત્યારે અડેલ બિરાજતા હતા તો ત્યાં પદ્મનાભદાસજી ઠાકોરજી પધરાવીને અડેલ ગયા મહાપ્રભુજી પોતાના ઘરમાં એક અલગ રૂમમાં પદ્મનાભદાસજીને ઠાકોરજીની સેવા કરી શકે જાતની વ્યવસ્થા કરી આપી પદ્મનાભદાસજી ત્યાં રહ્યા મહાપ્રભુજીના ઘરે પોતાના ઠાકોરજીની અલગથી સેવા કરતા ને ત્યાં રહેતા એક દિવસ ત્યાં પણ એ ચણા દરતા ઠાકોરજીને રોજ જે રીતે રોજ ધરે એ રીતે ત્યારે મહાપ્રભુજીના પત્ની મહાલક્ષ્મીજી એમણે જોયું તો એમને એમ થયું જે રીતે તમે કીધું ને કે ઠાકોરજીને પરિશ્રમ થાય તો એમને પણ એવો વિચાર આવ્યો કે ઠાકોરજી રોજ ચણા જ આરોગ્ય છે તો આવામાં ઠાકોરજીને કષ્ટ નહીં થતું હોય તો એમ વિચારીને એમના ઘરમાં જે રસોઈ બની હતી ચણા કરતા તો બેટર કઈક એમણે સિદ્ધ કર્યું હશે ઠાકોરજી માટે એવું માનીએ આપણે ચલો દાળ ભાત રોટલી શાક એટલું એમણે સિદ્ધ કર્યું તો એમને એમ થયું કે ચલો રોજ ઠાકોરજી ચણા આરોગે છે તો આજે હું એ ઠાકોરજીને સારી સામગ્રી અરોગાવું એમ કરીને એમણે એક થાળી પદ્મનાભદાસજીને ત્યાં મોકલાવી કે તમે આજે તમારા ઠાકોરજીને અધરજો તો પદ્મનાભદાસજીએ પોતાના ઠાકોરજીને પૂછ્યું કે શું તમે મારા ચણા અરોગી અરોગીને કંટાળી ગયા છો કે તમને મારી સેવામાં પરિશ્રમ થાય છે જો એવું હોય તો તમારા સુખના વિચારથી કેમ કે સેવક તો પોતાના સ્વામીના સુખનો જ વિચાર કરે પોતાનો વિચાર નહીં કરે તો પદ્મનાભદાસજી એવી ઠાકોરજીને પૂછ્યું કે તમને જો એવું હોય કે મારી સેવામાં તમને આનંદ નથી પરિશ્રમ થાય છે તો હું તમને મહાપ્રભુજીના ઘરે પધરાવી દઉં અને ત્યાં બિરાજીને તમે એમની સેવાને અંગીકાર કરો કેમ કે હું તો ચણા ભોગ ધરી શકું એટલી જ મારી કન્ડિશન છે એનાથી વિશેષ હું કંઈ કરી શકું એમ નથી તો ત્યારે ભગવાન એ ઠાકોરજી પોતે પદ્મનાભદાસજીને એ જાતની આજ્ઞા આપી કે મને તો તું જે ચણા ધરે છે એમાં જ મને આનંદ છે કેમ કે તું પ્રેમથી ધરે છે તો મને આ છપ્પન ભોગ પણ કોઈ લાવીને આપે તો મને એની ઈચ્છા નથી હું તું જે રીતે સેવા કરે છે ઝૂંપડીમાં રહીને ચણા ધરીને જલની લોટી ધરીને એમાં જ મને તો સંતોષ છે મને બીજી કોઈ ઈચ્છા નથી આ જાતની આજ્ઞા સ્વયં ઠાકોરજી પદ્મનાભદાસજીને કરી અને જ્યારે પદ્મનાભદાસજીને આ વાત ખબર પડી તો ખૂબ ખુશ થયા અને એ જ સેકન્ડ ઠાકોરજીને પધરાવીને એ અડેલ છોડીને પોતાના ગામ આવીને પોતાના ઘરે આવીને ઠાકોરજીની સેવા કરવા લાગી ગયા હવે આ વાતથી તમને હા એટલે એટલે એટલે આપણે એમ જ સમજી શકીએ ને કે આપણે અહીંયા સ્વ સર્વ સમર્પણના ટોપિકમાં આપણે જોયું ને કે ભગવાન ગીતામાં કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ એવું કઈ શ્લોક છે ને સોયમ યોગ ભક્ત્યા વાળું એ પાન ફળ ફૂલ જે કઈ પણ આપણે આપણા ભાવથી ભક્તિભાવથી આ જે બી આપણે ઠાકોરજી આપણો ભાવ હોવો જરૂરી છે એટલે ઈ જો પણ ભાવથી જો અર્પિત કરવામાં આવશે તો ઈ અવશ્ય ઠાકોરજી આરોગ્ય સ્વીકાર હા એ જ વાત જો કિશોરીબાઈ નું પણ જે સમર્પણ ના ટોપિક માં જે ટોપિક હતું વાર્તા એમની હતી એમાં એ તો થયું ને કે એમને એમ થયું કે ચલો હું રોજ આવી સામગ્રી અરોગાવું છું આજે કોઈ વૈષ્ણવ સારી સામગ્રી ધરી ગયું છે તો ચલો ઠાકોરજી ને કઈક સારું અરોગાવીએ એમ કરીને એમણે ઠાકોરજી ને ધર્યું તો ઠાકોરજી અરોગ્યા જ નહીં કે મને આ નથી જોઈતું તું જે ધરે છે તારા પૈસાનો તારા હકનો તારા ભાવથી એ જ મને તો પસંદ છે બીજા પાસેથી લાવેલી વસ્તુ તારે મને ધરવી નહીં જોઈએ તો અહીંયા તો આ જો ઠાકોરજીએ પોતે પોતાની ઈચ્છાને અહીંયા પ્રકટ કરી છે કે એમને પરિશ્રમ નથી આપણે પ્રેમથી કરીએ છીએ તો ઠાકોરજીને જે કન્ડિશનમાં તમે રાખો એ કન્ડિશનની અંદર ઠાકોરજી પ્રસન્નતાથી આપણી સેવાને સ્વીકાર કરે છે એવું નથી કે આપણા ઘર કરતા ઠાકોરજીને ત્રિવેન્દ્રમમાં વધારે પ્રસન્નતા છે કે ત્રિવેન્દ્રમ કરતા પણ બેટમાં વધારે પ્રસન્નતા છે તો આ જાતનું જો મહાપ્રભુજીની આજ્ઞા આ વિષયમાં શું છે કે સેવનમ સ્વયોગ્યતાનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયોજિત આ લખી લેજો સેવનમ સ્વયોગ હા લખો સેવકમ સેવનમ સેવક નગારાનો ન સેવનમ સેવનમ હા સેવનમ સ્વયોગ્યતાનુસારેણ સ્વ યોગ્યતાનુસારેણ અલ્પમ અલ્પમ બહુવા અલ્પમ બહુવા ન પ્રયુંજીત અલ્પમ હા અલ્પમ બહુવા બ बहुवा बहुवा न પ્રયુંજીત લખાયું ના નથી પછી બોલો સેવકા સેવનમ સેવનમ સ્વયોગ્યતાનુસારેણ અલ્પમ બહુવા ન પ્રયુંજીત પ્રયુંજીત પ્રયુંજીત નહીં લખાયું તો વાંધો નહીં હું તમને ગ્રુપમાં મોકલીશ ત્યારે જોઈ લેજો જે ચેન્જીસ હોય કરી લેજો હા તો જો આનો મિનિંગ એ છે કે સેવનમ એટલે સેવા સ્વયોગ્યતાનુસારેણ પોતાની શક્તિ પ્રમાણે કરવી જોઈએ અલ્પમ એટલે કે ઓછું બહુવા એટલે કે વધારે ન પ્રયોજિત એનું અહીં પ્રયોજન નથી એટલે કે પોતાની શક્તિ પ્રમાણે પોતાની condition પ્રમાણે પોતાની યોગ્યતા પ્રમાણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ વધારે થાય છે કે ઓછું થાય છે એનું પ્રયોજન પુષ્ટિ અંદર નથી એટલે કે આપણે ઓછું કરી શકીએ છીએ આપણા કમ્પેરિઝનમાં બેટ દ્વારકાની અંદર ઠાકોરજીની સેવા ઘણા વૈભવથી થાય છે એના કરતાં પણ વિશેષ ત્રિવેન્દ્રમમાં થાય છે એના કરતાં પણ વિશેષ કોઈ ચોથું વ્યક્તિ કરતું હશે તો એ વાતને મહાપ્રભુએ આજ્ઞા કરી કે ત્યાં એક ભક્તની યોગ્યતા વધારે કરી શકવાની છે તો એ વધારે કરે છે એક ભક્તની યોગ્યતા ઓછું કરી શકવાની છે તો એ ઓછું કરે છે તો અહીંયા જે થાય છે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાની શક્તિ પ્રમાણે પ્રેમથી થાય છે તો અહીં કોઈક વધારે કરે છે અને કોઈક ઓછું કરે છે આ જાતનું કમ્પેરિઝન ભગવાન નથી કરી રહ્યા મહાપ્રભુજી પોતે પણ નથી કરી રહ્યા તમે પોતાની યોગ્યતા પ્રમાણે જે પણ પ્રેમથી કરી રહ્યા છો ઠાકોરજીને એમાં જ આનંદ છે સમજાયું દર્શનાબી હા રાજા સમજાયું શું સમજાયું એટલે અહીંયા અહીંયા ઠાકોરજીનો ઠાકોરજીને આનંદ શેમાં છે ફક્ત આપણી સેવામાં જે ભાવ છે અને પ્રેમ છે અને પોતાની શક્તિ અને યોગ્યતા પ્રમાણે જે પણ આપણે સેવા કરી શકીએ છીએ વધારે નહીં વધારે થાય છે કે ઓછી થાય છે એવું કોઈ પ્રયોજન જ નથી પુષ્ટિ માર્ગમાં એટલે આપણે આપણી યોગ્યતા પ્રમાણે શક્તિ પ્રમાણે જે સેવા થાય છે મેઇન ચીજ પ્રેમ અને ભાવ હોવો જરૂરી છે હમ એટલે જેમાં મેં પહેલા પણ એ વાતને બતાવી હતી ને કે મહાપ્રભુજીના સેવકો તમારી પાસે ચોપડી નહીં હોય પણ ક્યાંયથી મળે તો એને પ્રાપ્ત કરી લેજો ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા આ જાતની પુસ્તક છે એમાં મહાપ્રભુજીના જે સેવકો થયા એમની વાર્તા છે એમનું જીવન ચરિત્ર લખેલું છે તો એની અંદર તમે ક્યારે વાંચજો અત્યારે હમણાં અર્જન્ટ જેવું નથી ફુરસદથી જયારે તમને સમય મળે ત્યારે એનું અવલોકન કરજો તો તમને એટલા બધા વેરાયટી મળશે સેવકોની અંદર કે બધા એકબીજાથી અલગ છે તો એમાં અત્યારે તમને જે તમારો ક્વેશ્ચન છે એના પ્રમાણે જો કમ્પેરિઝન કરીએ તો એક મહાપ્રભુના સેવક થયા પુરુષોત્તમ દાસ શેઠ અને બીજા સેવક થયા પદ્મનાભદાસ તો પદ્મનાભદાસ ની વાર્તા તો મેં તમને અત્યારે કીધી કે ઠાકોરજીને કેવલ ચણા ધરી શકે એ જાતની એમની યોગ્યતા હતી પુરુષોત્તમદાસ શેઠ એ જમાનામાં એટલે કે સાડા પાંચસો વર્ષ પહેલા એ લાખોપતિ હતા એ એમની કન્ડિશન હતી તો બંનેમાં કમ્પેરિઝન કરો બંનેને ત્યાં બંનેને મહાપ્રભુજીના સેવક છે બંનેને મહાપ્રભુજીની દીક્ષા મળેલી છે બંનેને ત્યાં ઠાકોરજી બિરાજી રહ્યા છે બંને સેવા કરી રહ્યા છે હવે પદ્મનાભદાસજીની યોગ્યતા કેવલ ચણા ધરી શકે એટલી છે પુરુષોત્તમ પુરુષોત્તમદાસ શેઠ તમે વિચારો પ્રેમથી સેવા કરતા હતા ખૂબ પ્રેમથી પતિ હતા તો કેટલા વૈભવથી કેટલા એટલે કે કેટલી બધી સામગ્રીથી કેટલા સાધનોથી ઠાકોરજીની સેવા કરતા હશે પણ બંને ત્યાં એ ઠાકોરજી બિરાજી રહ્યા છે બંને મહાપ્રભુજીના સેવક છે બંનેને ત્યાં ઠાકોરજી એટલી જ પ્રસન્નતાથી બિરાજી રહ્યા છે એ પદ્મનાભદાસજીને ત્યાં ઓછી પ્રસન્નતા છે અને પુરુષોત્તમદાસ શેઠને ત્યાં વધારે છે એ જાતનું કમ્પેરિઝન ન તો ભગવાને કર્યું છે ક્યારે ને ન મહાપ્રભુજી પોતે કરી રહ્યા છે નહીં તો મહાપ્રભુજી પદ્મનાભદાસજીને ના જ પાડી દેતા ને કે તારું સેવા કરી શકે એમ છો જ નહીં તારી તો યોગ્યતા નથી કે ઠાકોરજીને કઈ ભોગ ધરી શકે તું શું સેવા કરીશ તો મહાપ્રભુજી એમની કન્ડિશન જોઈ છતાં પણ ઠાકોરજીને પધરાવ્યા તો બેઝિક સમજવાની વાત એ છે કે આપણી યોગ્યતા પ્રમાણે આપણી શક્તિ પ્રમાણે થઈ શકે એટલી પ્રેમપૂર્વક ઠાકોરજીની સેવા કરવી જોઈએ એ વધારે થાય છે કે ઓછી થાય છે એ ભગવાન પણ કન્સિડરેશનમાં નથી લેતા અને મહાપ્રભુજી પણ એને કન્સિડરેશનમાં નથી લેતા જે ભગવાન અને મહાપ્રભુજી બંને જોય છે એ છે કે તમે કેટલી નિષ્ઠાથી કેટલા પ્રેમથી કેટલા ભાવથી ઠાકોરજીની સેવા કરી રહ્યા છો ઠીક છે ક્યાં ગયા દર્શન હવે હા દાદા સમજાયું હા છે આમાં કોઈ બીજો સવાલ ના હવે નથી જેજે હું તીર્થની મમ્મી બોલું અર્પિતા હા બોલો અર્પિતા હા જેજે આમાં જે અનુવિત જશે અને ભેટ સામગ્રીની જે વાત થઈ ભેટ સામગ્રીમાં રેન્જ શું લેવાની એટલે આપણા ઘરના દાખલા તરીકે આપણને કોઈ ગિફ્ટ કે એવી રીતના કઈ આપે તો એ તો આપણે લઈ જ શકીએ ને એ ગિફ્ટ ઉપર તમારી માલિકી કહેવાય હા દાખલા તરીકે દીકરીને એની મમ્મી આપે તો એ એ વસ્તુની માલિકી તો દીકરીની થશે જ તો એ દીકરી એ વસ્તુ સેવામાં વાપરી શકે જ ને હા વાપરી શકે આનંદજી તમારો હક છે કોઈક તમને પૂછે કોની તો તમે હકથી કહી શકો કે આ મારી એવી દરેક વસ્તુનું સમર્પણ થાય એટલે એ રેન્જ ને આપણે ક્યાં કુટુંબીજનો સુધી લઈ શકીએ કે પછી એટલે એ રેન્જ હું તમને પૂછતી હતી હમ તો જો મહાપ્રભુજીના પુત્ર મોટા પુત્ર ગોપીનાથજી એમનો સાધન દીપિકા ગ્રંથ છે એમાં ગોપીનાથજી એ જાતની આજ્ઞા કરે છે કે જે વ્યક્તિ પ્રત્યે તમને એ જાતની ભાવના હોય કે આ વ્યક્તિ મારો છે ને પ્રેમનો સંબંધ એ વ્યક્તિ સાથે તમારો હોય એ વ્યક્તિ વૈષ્ણવ હોય અને ભગવાનમાં એને ભાવ હોય એ વ્યક્તિથી આપેલી વસ્તુ તમે લઈ શકાય એટલે કે જે રીતે આપણું બાળક હોય એના માટે કોઈ આપણું પ્રિય વ્યક્તિ હોય જેમ તમારો ભાઈ કે તમારો કોઈ મિત્ર વર્તુળમાંથી કોઈ વ્યક્તિ લઈ આવે કે આ તારા છોકરા માટે છે તો આપણે પ્રેમથી લઈએ ને કેમ કે આપણે વ્યક્તિને પોતાનો માન્યો છે કે મારો જ છે એ ભલે ક્યારેક એ બ્લડ રિલેશન ના રૂપમાં હોઈ શકે અને ક્યારેક એક ઘર જેવા સંબંધ જેને આપણે કહીએ ને કે આપણા પરિવારના નથી કુટુંબના નથી જાતિના નથી પણ ઘર જેવા સંબંધ એમની સાથે છે એવા વ્યક્તિ જો વૈષ્ણવ છે તો એ વ્યક્તિ દ્વારા આપેલી વસ્તુ ઠાકોરજીને યોગ્ય છે તો એનું સમર્પણ ઠાકોરજીને કરી શકાય ગોસાઈ ગોપીનાથજીની સ્પષ્ટ આજ્ઞા આનામાં એટલી છે કે જે વ્યક્તિને તમે પોતાનો માનતા હો કે આ મારો છે જે વ્યક્તિ પ્રત્યે તમને પ્રેમ હોય જો એવો પણ કુટુંબીજન કે જેના પ્રત્યે તમને દ્વેષ છે એની આપેલી વસ્તુ ઠાકોરજીને ધરવી નહીં જોઈએ એ વાતને પણ ગોપીનાથજી ત્યાં કન્સિડર કરી રહ્યા છે એટલે સમજવાની સામાન્ય વાત રેન્જ એટલી જ કે આપણા પરિવારનો હોય પરિવારનો નથી તો કોઈ એવો વ્યક્તિ કે જેનાથી આપણને પ્રેમ હોય એના પ્રત્યે લાગણી હોય એને આપણે પોતાનો સમજતા હોઈએ કે આ તો મારો જ છે કે એની સાથે આપણે બધી વાતને શેર કરી શકતા હોઈએ એટલો આપણો કોઈ પ્રિય વ્યક્તિ હોય તો એના દ્વારા આપેલી વસ્તુ ઠાકોરજીને ધરી શકાય જી જી સમજ પડી હા છે આમાં બીજો કોઈ પ્રશ્ન જેમાં ફરી એકવાર જે શ્રીનાથજીના વિષયમાં જે ક્વેશ્ચન હતું ને એમાં બ્રિજેશભાઈ તમારા માટે કે એ ત્યાંની વાત છોડો અમારા ઘરમાં પેલા અમારે ત્યાં પણ હવેલીની સિસ્ટમ હતી આઈ થિંક મતલબ મેં પણ જોયેલી છે ત્યાં સુધી હું સાત આઠ વર્ષની હતી એટલે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો એની પહેલા સુધી કમસે કમ અમારે ત્યાં ઠાકોરજીની સેવા ત્રણસો ચારસો વર્ષથી બિરાજે છે એ એક હેરિડિટીની અંદર ને એટલા વર્ષોથી બહુ પહેલાની તો ખબર નથી પણ મેં જોયું છે મારા દાદા અને પરદાદાની પેઢી સુધી એ સિસ્ટમ અમારે ત્યાં પણ ચાલતી હતી કે વૈષ્ણવો આવે ઠાકોરજી માટે કંઈ આપી જાય વસ્તુ આપે ભેટ આપી જાય કે કંઈ પણ આપી જાય તો એ ભાવનાથી સ્વીકારતા હતા કે એ તો અમારા જ છે ને અમારા જ કહેવાય ને એમ એ ફિલિંગથી તો એ સામગ્રી ભેટ બધું અમારે ત્યાં પણ પહેલા એક જમાનામાં આવતું હતું પછી એક ટાઈમ આવ્યો કે જ્યારે એવી એટલે કે મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતોની ખબર પડી સમજાયા કે મહાપ્રભુજી તો આને વિરુદ્ધ આચરણ માન્યું છે અને આ કરવું યોગ્ય નથી તો અહીંયા અમારે ત્યાં એ હવેલીને બંધ કરવા માટેની વાત આવી ત્યારે અહીંયાનો માંડવીની અંદર જે અમારે ત્યાં આવા વાળા સૌથી મોટો વર્ગ ભાટિયા જ્ઞાતિ એ લોકોએ અમારા ઉપર કેસ કર્યો કે આ તો ઠાકોરજી અમારા છે અને આ પર્સનલ પ્રોપર્ટી નથી પણ આ પબ્લિક પ્રોપર્ટીમાં ઠાકોરજીને માનવા જોઈએ આ જાતનો કેસ એમણે કોર્ટની અંદર કર્યું જ્યારે અમે લોકો એ પ્રપોઝ કર્યું કે અમે લોકો મંદિર ને બંધ કરીને કેમ કે આ ઠાકોરજી અમારા છે આ ઘર અમારું છે તો અમે બીજા કોઈને દર્શન નહીં કરાવીએ બીજા કોઈની ભેટ સામગ્રી નહીં લઈએ અમે પોતે અમારા ઘરમાં ઠાકોરજીની સેવા કરશું આ જાતની સિસ્ટમ અમે પ્રપોઝ કરી અહીંયા તો ભાટિયા લોકોએ કેસ કર્યો કે નહીં આ તો ઠાકોરજી અમારા છે ને તમારા પ્રાઇવેટ પ્રોપર્ટી નથી આ પબ્લિક છે કેમ કે એમને પણ એ આદત કે એટલા ચારસો વર્ષથી ઠાકોરના દર્શન અમે કરતા આવ્યા છીએ તો તમે કઈ રીતે આ સેવાને બંધ કરી શકો અમારા પૈસા લેવાની ના કેવી રીતે પડી શકો તો ત્યારે પછી અહીંયા કેસ ચાલ્યો અને એટલે કમસે કમ ત્રીસ ચાલીસ વર્ષ એ કેસ કોર્ટની અંદર કન્ટિન્યુ થયો સુપ્રીમ કોર્ટ સુધી આ વાત ગઈ અને પછી છેલ્લે બહુ અંતમાં એટલે આઈ થિંક મારા જન્મ મતલબ હું છ સાત વર્ષની હતી એ ટાઈમની અંદર એ કોર્ટનો ચુકાદો આવ્યો અને ત્યારે આ ઘર અને ઠાકોરજી ચાલીસ વર્ષ સુધી અમે લોકો કાકા મારા દાદા બધા કેસ લડ્યા એ લડત આપી અને એના પછી ઠાકોરજી અમારા પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થયા અને કોર્ટે એ જાતનું આપ્યું કે એ ઠાકોરજી હવે private છે public નથી તો ત્યારથી પછી અમે હવેલી ની system કોઈને દર્શન કરાવવાનું પણ બંધ થયું અહીંયા બીજા પાસેથી ભેટ લેવાની પણ બંધ થઈ અને અત્યારે ઠાકોરજી private property તરીકે બિરાજે છે તો બેઝિક નાથો દ્વારા માટે વાત આના કોન્ટેક્ટ માં મેં કીધી કે જો તિલકાયત નો કે ગોસ્વામી પરિવાર નો એ જાતનો દાવો હોય કે આ ઠાકોરજી અમારા છે તો એમણે કોર્ટ ની અંદર એ ફાઇટ આપવી જોઈએ કે આ ઠાકોરજી પબ્લિક નથી અને પ્રાઇવેટ છે પણ લાચાર બનીને અથવા પોતાના સ્વાર્થ માટે પણ ગોસ્વામી બાળકો આ કરવા માટે તૈયાર નથી અને સામેથી એવાથી પોતાના શહેરને લઈ રહ્યા છે એમાં ખુશી ખુશી પાછું એમાં એમને કોઈ દુઃખ પણ નથી કે અમે આ ઠાકોરજીનો પૈસો લઈ રહ્યા છીએ ન એમને એ જાતના પાપની બુદ્ધિ આવે છે કે આ ઠાકોરજીના પૈસા લઈને અમે કયા નરકમાં જશું એ જાતનો કોઈ ડર નથી કોઈ જાતના પાપની પણ બુદ્ધિ નથી અને બહુ ખુશી ખુશી એ બધી સિસ્ટમને એક્સેપ્ટ કરીને બેઠા છે એમાં એમને એવું કે આ તો પબ્લિકના ઠાકોરજી થઈ ગયા અને અમારા ન રહ્યા કાલે ઉઠીને તમને એવી ઈચ્છા થાય કે મને મારા ઠાકોરજી માટે આ કરવું છે તો તમે ત્યાં ગવર્મેન્ટની પરમિશન વિના ટ્રસ્ટની પરમિશન વિના ત્યાં કરી શકાય નહીં એટલે તમારા પોતાના ઠાકોરજી પણ તમે એમના માટે કઈ કરી શકો નહીં તો આ જાતની સિસ્ટમ નાથદ દ્વારાની અંદર ચાલે છે તો સમજવાની વાત એ છે કે જો તિલકાયત પોતાનામાં એ જાતની સમજ હોય કે આ ઠાકોરજી મારા છે તો પછી એમણે ઠાકોરજી માટે ફાઇટ આપવી જોઈએ કોર્ટમાં કેસ લડવો જોઈએ કે ઠાકોરજી મારા છે પબ્લિક નથી હું જે ચાહું એ કરી શકું છું પબ્લિક કે ટ્રસ્ટનો લો અહીંયા લાગુ નહીં પડે જે રીતે માંડવીની અંદર અમારા ઘરમાં અત્યારે એ સિસ્ટમ ચાલુ થઈ કે હવે કોઈ અમારામાં ઇન્ટરફિયરન્સ નથી અમે જેમ ઈચ્છીએ એ રીતે ઠાકોરજીની સેવા કરી શકીએ આ તો જો તિલકાયતની વાત કે જ્યાં મજબૂરીની અંદર કરવું પડ્યું પબ્લિક ટ્રસ્ટ પણ અત્યારે જે હવેલી મંદિર મુંબઈની અંદર પણ ઘણી બધી હવેલીઓ છે વાસીમાં પણ છે તમને ખબર હોય તો ઘાટકોપર છે નાલા સોપારામાં પછી કાંદીવલી બધી જગ્યાએ ઘણી બધી હવેલીઓ મુંબઈમાં પણ છે તો ત્યાં તો એમણે મજબૂરીમાં નહીં પણ સામે થઈને એમણે પોતાના ઘરને ટ્રસ્ટ બનાવ્યું કે જેના કારણે એમને સેવા કરવી ન પડે પોતાના પૈસા ખર્ચવા ન પડે બેઠા બેઠા ગામ પૈસા આપે અને પોતે એ ખર્ચે મર્સિડીઝમાં ફરે વિદેશની યાત્રાઓ કરે અમેરિકા લંડન યુરોપ ફરવા માટે જાય આ જોતા જ આપણને ખબર પડી જાય કે આ એ માણસની બુદ્ધિ પ્રભુ પ્રત્યેનો પ્રેમ મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં નિષ્ઠા કેટલી છે તો સમજવાની બેઝિક આ વાત છે કે જો તમે પોતાના ઠાકોરજીને પોતાના માનતા હો તો એના માટે તમારે ફાઇટ આપવી જોઈએ તમારી જે રીતે પહેલા કીધું હતું કે પોઝિટિવનેસ હોવી જોઈએ કે બીજા કોઈ કેમ દર્શન કરે બીજા કોઈ કેમ મારી ઠાકોરજી માટે પૈસા આપે કેમ હું પોતે કેમ ના આપું હું પોતે કેમ બધું ન કરું આ જાતની પોઝિટિવનેસ આ જાતનું પ્રેમ પ્રભુ માટે બચ્યું જ નથી આ જાતની નિષ્ઠા મહાપ્રભુના સિદ્ધાંતોમાં બચી જ નથી જેના કારણે હવેલી મંદિરોની અંદર આ બધી સિસ્ટમ ઊભી થઈ છે એટલે ત્યાં ન તો મહાપ્રભુજીના સિદ્ધાંતો કંઈ કામ કરે છે ન ભગવાનની ઈચ્છા ત્યાં કામ કરી રહી છે ન હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણેનો એક પણ નિયમ ત્યાં લાગુ પડે છે એ સદંતર વિરુદ્ધ પ્રક્રિયા છે એ નાથ દ્વારામાં અને હવેલી મંદિરોની અંદર એ વાતને અહીંયા બેટ દ્વારકા છે ત્રિવેન્દ્રમ છે શ્રીરંગ છે બદ્રીનાથ પંઢરપુર આ બધાની કથા અલગ છે એ બંનેને મર્જ નહીં કરવું જોઈએ એ વાત સમજો કેમ કે ગોસાઈ બાળકો દાવો એ કરે છે કે આ ઠાકોરજી મારા છે અમારું હવેલી છે અમારું ઘર છે પણ સિસ્ટમ પોતાના ઘર ગ્રહ સેવા જેવી નથી ચાલતી પણ એક જાહેર મંદિર તરીકેની ચાલે છે એના કારણે નાથદ્વારામાં અથવા સામાન્ય હવેલી મંદિરોમાં મહાપ્રભુના સિદ્ધાંતો લાગુ નથી પડતા મહાપ્રુના સિદ્ધાંતો પ્રમાણે ત્યાં કઈ થતું નથી પાછું નામ પુષ્ટિમાર્ગનું છે નામ મહાપ્રભુજીનું છે એટલે એવા લોકોનો આપણે વિરોધ કરવો જોઈએ અને સિસ્ટમનો પણ વિરોધ થવો જોઈએ અને આપણું ત્યાં કોઈ પણ જાતનું આર્થિક કે શારીરિક કે માનસિક ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ નહીં બ્રિજેશભાઈ હવે સમજાયું કે કઈ કન્ફ્યુઝન છે ના સમજાઈ ગયું અચ્છા એક આમાં તો ભાઈ આપણે સમજો કે બીજા કોઈ વૈષ્ણવના ઘરે જે ઠાકોરજી બિરાજ્યા હોય આપણે આપણે વૈષ્ણવના ઘરે આપણે જઈએ છીએ તો હવે એવું એક પ્રશ્ન એવું થાય કે એમના ઘરના ઠાકોરજી એ ઘરના એમના વડીલ થયા એ ઘરના એ સર્વસ્વ છે તો એમના ઠાકોરજીને આપણે દર્શન કરવાની ઈચ્છા થાય તો આપણે કહી ના શકીએ અને કરી ના શકીએ કરીએ તો કેમ થાય એમ કેમ એમના ઘરે બીજા વૈષ્ણવના ઘરે આપણે જઈએ છીએ તો એમાં જવાબ એ રીતે થાય કે એક તો એ ડિપેન્ડ કરે છે તમારો અને વ્યક્તિના રિલેશન કઈ જાતના છે સેકન્ડ કે આપણને તો એવી ઈચ્છા થવી જ ના જોઈએ કે આપણે બીજાના ઠાકોરના દર્શન કરીએ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે આનંદથી એમના દર્શન કરો એમની સેવા કરો બીજાના ઠાકોરજીને દર્શન કરવાની સેવા કરવાની કેમ આપણને ઈચ્છા થાય થર્ડ કે એ વ્યક્તિ જો પોતે જેના ઘરે તમે ગયા છો એ તમને પોતાના માનતા હોય પોતાના ફેમિલિયર માનતા હોય સામેથી એ ઠાકોરના દર્શન કરાવે સેવામાં તમારું ઇન્વોલ્વમેન્ટ ને એક્સેપ્ટ કરતા હોય તમારું જો કન્ડિશનલી રિલેશન ઘર જેવું હોય ફેમિલી જેવું હોય તો એ સેવા અને દર્શન ત્યાં અલાઉ થઈ શકે સેવાની રીતે સેવા ખાલી આમ સમજો સેવા પણ કરી શકાય હા એટલે જે રીતે તમે બે ત્રણ દિવસ ત્યાં રોકાવા જાઓ ઉત્સવોમાં જે રીતે ફોર એક્ઝામ્પલ તમારા માટે પર્સનલી કહું તો વસંત મામાના ઘરે તમે જાઓ તો આનંદથી સેવા કરો એ દ્રવ્ય પણ ત્યાં તમે આપી શકો જો સેવા કરતા એટલે કે વસંત એમની ફેમિલી એને એક્સેપ્ટ કરે તો તમને તમારા ફેમિલી જેવા રિલેશન છે તો એમના દર્શન કરો સેવામાં ઇન્વોલ્વ થાઓ પ્રેમથી થઈ શકે એટલે તમે પેલો આગળ કે સર્વ દીક્ષા લીધા બાદ તમારે વૈષ્ણવ પાસેથી બીજા જે વૈષ્ણવ એમની પાસેથી સેવાનો ક્રમ ને કઈ રીતે થાય એ બધું શીખવાનું હોય તો એ એ જ વાત છે કે કેવો વૈષ્ણવ કે જેની સાથે તમારા એ જાતના રિલેશન છે જેને આપણે કહીએ ફેમિલિયર રિલેશન એટલે કે એ વ્યક્તિ તમારી સાથે પોતાની સેવાને શેર કરવા માટે તૈયાર હોવો જોઈએ એટલે કે જે રીતે તમે દીવ માટે કઈ લઈને આવ્યા તો એક્સેપ્ટ કરે પ્રેમથી કરે કેમ પરિવારના છે આપી શકે એમાં શું થયું તો એ જ રીતે એ ઘરમાં કઈ પ્રસંગ હોય તમે ઇન્વોલ્વ થાવ એની અંદર ઘરમાં કઈ કામકાજ હોય તો તમને કહે કે ચલો આ કરવું છે તે કરવું છે હેલ્પ કરી દો થોડી તો એ રીતે કરીએ તો એ રીતે સેવામાં પણ ઠાકોરજી આપણા ફેમિલીના મેમ્બર તરીકે બિરાજે છે વાસણમાં તમારા પરિવારના મેમ્બર છે તમે એમની જઈ શકો એ પણ તમને પ્રેમથી ત્યાં સેવામાં અલાવ કરે કરી શકાય શીખી શકાય જઈ શકાય ઇન્વોલ્વ થઈ શકાય એમાં કોઈ સિદ્ધાંત નો બાદ નથી ત્યાં શું લાગે છે ના કેમ કે જો આ ઘર સેવા છે અને વ્યક્તિ સાથેનો તમારો રિલેશન પણ એ જ એની કમ્પેરિઝનમાં હવેલી મંદિરોની અંદર ચાલે છે એ એક ટોટલી ડિફરન્ટ સિસ્ટમ છે ત્યાં પણ ગોસાઈ બાલકો કે એવું જ છે બહાના એવા જ આપે છે કે અમે બતાડીએ નહીં તો વૈષ્ણવને સેવા આવડે કેવી રીતે એ લોકો શીખશે કેવી રીતે એમને ખબર કેવી રીતે પડે તો ભાઈ એમને શીખવાડવા માટે તો ઘણા બધા ડિફરન્ટ મીન્સ છે જ ને તમે એમના ઘરે જાઓ એમને શીખવાડો પર્સનલી એમને બતાડો સેવા કઈ રીતે થાય પણ એક મંદિર ખોલીને તમે બેસી જાઓ જે આવે એ કરી શકે જે આવે પૈસા આપી શકે જે આવે દર્શન કરી શકે તો આ જાતની સિસ્ટમ તો ન જ ચાલે ને ઠીક છે હજી વિચારીને જોજો કઈ પણ જરાક પણ ન સમજાય તો મને કહેજો કેમ કે આ બહુ એક મોટું ઇસ્યુ છે અત્યારે પ્રેક્ટિકલી આપણા માટે પણ અને સિદ્ધાંત ના વિષયમાં પણ કેમ કે બહુ નાની નાની ભૂલ આની અંદર બહુ મોટા દોષને પેદા કરી દે છે જેમાં તમને એક એક્ઝામ્પલ આપું મહાપ્રભુજીના ચરિત્રમાં એક આવે છે કે મહાપ્રભુ ગોસાઈજી કે મહાપ્રભુજી કોઈકના એક સેવક નું એવું થયું કે એ શ્રીનાથજીની સેવામાં હતા અને ત્યાં સામગ્રી બનાવતા હતા અને ઘી એમના નખની અંદર રહી ગયું જો કન્ડિશનલી એ ઠાકોરજીનું છે એ વાતને સમજો ઠાકોરજીનું છે ને દેવાલય છે એ પાછું કે જ્યાં ભગવાન બધાના માટે બિરાજે છે ને જે ઘી આવ્યું છે ભગવાન માટે આવ્યું છે તો ત્યાં એ ઘી એમના હાથમાં રહી ગયું અને ઈચ્છાથી નહીં પણ ભૂલથી એમનાથી લેવાઈ ગયું તો એના કારણે એટલે કે બહુ મોટો દોષ એમને થયો અને બીજું જન્મ એમને કૂતરાની યોની મળી તો સમજવાની બેઝિક આ વાત છે કે ભગવાનનું દ્રવ્ય જો આપણા ઉપયોગમાં આવી જાય ભૂલથી પણ આવી જાય તો એના આટલા મોટા મોટા દોષ આપણે ત્યાં બતાવ્યા છે જેને અહીંયા આવીને કે દેવલક કહેવાય કે જે વ્યક્તિને અડવાથી પણ આપણે પહેરે કપડે સ્નાન કરવું પડે એટલો નીચ એને માન્યો છે કે ભગવાનના પૈસા છે ઠાકોરજીના પૈસા છે એનો તમે પર્સનલ યુઝ કર્યો કેવી રીતે એનો ઉપયોગ તમે કર્યો કેવી રીતે તો વૈષ્ણવ ચરિત્રમાં જે રીતે થયું કે ભૂલથી પાછું ખાઈ લીધું એમણે પોતાની ઈચ્છાથી નતું કર્યું પણ ભૂલથી એ ઘી એમના મોઢામાં આવી ગયું તો નેક્સ્ટ જન્મ એમને કૂતરાનો મળ્યો તો ખરાબ ગતિ એ ભગવાનના દ્રવ્યને યુઝ કરવાથી થાય છે આ સિદ્ધાંત માટેની લાઈન્સ બહુ ઝીણી છે અને બહુ સાવધાનીપૂર્વક આ બધી વાતોને સમજવી જોઈએ બધાને માટે કહું છું એટલે આમાં નાની પણ જરાક પણ મૂંઝવણ હોય તો પૂછી લેજો ક્લિયર કરી લેજો સ્ટેપ બાય સ્ટેપ નાની નાની વાત નાના નાના કામ કરવા પ્રત્યે આ વાતને વિચારવી જોઈએ કે ક્યાંક મહાપ્રભુના સિદ્ધાંતનું ઉલ્લંઘન ન જાય કેમ કે આ દોષ આ સાચું ઉદાહરણ છે આ થયેલી વાત છે તો આ બધી વાતોને સમજ બહુ સિરિયસ ઇસ્યુ છે અહીંયા લાઇટલી લેવા જેવું નથી એટલે આમાં કંઈ પણ ન સમજાય તો હજી વાંચજો વિચારજો ને પછી ન સમજાય તો મને કહેજો હલો ટાઈમ થઈ ગયો છે હલો હા એટલે સમજાયો ને તમને હા એટલે આમાં બીજું ડેવલપમાં એટલે શું આવે શું ના આવે બીજું ટોપિક આવે પાછળ ટોપિક છે ને દેવલા હા આગળ એનું દેવલક દાન અને દેવ દ્રવ્ય આનો ખાસ બે ટોપિક છે ત્યારે આ વાત બધી વધારે ક્લિયર થઈ જશે પણ અત્યારે બેઝિક આટલી વાત આપણા ઠાકોરજી પૈસા આપણા જ શરીર આપણું ઘર એનું જ વિનિયોગ થવું જોઈએ એનું જ સમર્પણ થવું જોઈએ કે જેના ઉપર આપણે એ વસ્તુ ઉપર આપણો હક માંગતા હોઈએ અને એ જ વસ્તુ ઠાકોરજીની સેવામાં યુઝ પુષ્ટિ માર્ગની અંદર થઈ શકે આ ટોપિક ની અંદર આટલી સમજ સફિશિયન્ટ છે આગળના બે ટોપિકમાં બધી વાતો વધારે ક્લિયર થઈ શકે ત્યારે એને ડિસ્કસ પણ આપણે સારી રીતે કરી શકીએ ઠીક છે તો આજનો અહીંયા રાખીએ આમાં કંઈ ન સમજાય તો મને પૂછજો સમારી મોકલજો બાકી નેક્સ્ટ ક્લાસ ની અંદર આપણે આગળનો ટોપિક લઈશું પ્રણામ હા જય શ્રી કૃષ્ણ ચલો આજે રાખીએ નેક્સ્ટ ક્લાસ માં મળીએ સમારી મોકલજો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ